લૂકની લખેલી સુવાર્તા એનો દસમો અધ્યાય લૂકની લખેલી સુવાર્તા અધ્યાય દસમો આ બિનાવ બન્યા પછી પ્રભુએ બીજા સિત્તેર શિષ્યોને ઠરાવ્યા અને જે પ્રત્યેક શહેર તે જગામાં તે પોતે જવાનો હતો ત્યાં તેઓ મારા બબ્બેને પોતાની આગળ મોકલ્યા તેણે તેઓને કહ્યું કે ફસલ પુષ્કળ છે ખરી પણ મજૂરો થોડા છે માટે તમે ફસલના માલિકની પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે ચાલ્યા જાઓ જુઓ હું તમને વરુઓમાં ઘેટાના બચ્ચા જેવા મોકલું છું થેલી કે જોણી કે જોડા લેતા નહીં અને માર્ગે કોઈને સલામ પણ કરતા નહીં વળી જે કોઈ ઘરમાં તમે પેસો ત્યાં પ્રથમ એમ કહો કે આ ઘરનાને શાંતિ થાવ જો કોઈ શાંતિનો પુત્ર ત્યાં હોય તો તમારી શાંતિ તેના પર રહેશે પણ જો નહીં હોય તો તે તમારી પાસે પાછી વળશે તેને તે જ ઘરમાં રહો અને તેઓની પાસે જે હોય તે ખાતા પીતા રહો કેમ કે મજૂર પોતાના મુસારાને યોગ્ય છે ઘેર ઘેર જતા નહીં જે કોઈ શહેરમાં તમે જાઓ અને તેઓ તમારો આવકાર કરે તો તેઓ તમારી આગળ જે કંઈ મૂકે તે ખાઓ તેઓ મારા માદાઓને સાજા કરો અને તેઓને કહો કે દેવનું રાજ્ય તમારી પાસે આવ્યું છે પણ જે કોઈ શહેરમાં તમે જાઓ અને તેઓ તમારો આવકાર ન કરે તો તેના રસ્તાઓમાંથી નીકળી જઈને એમ કહો કે તમારા શહેરની જે ધૂળ અમારા પગને લાગેલી છે તે પણ અમે તમારી પાસે ખંખેરી નાખીએ છીએ તો પણ એટલું જાણજો કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે હું તમને કહું છું કે તે દિવસે તે શહેરના કરતા સદોમના હાલ સહેલ થશે ઓ ખુરાઝીન તને હાય હાય ઓ બેતસેદા તને હાય હાય કેમ કે તમારામાં જે પરાક્રમી કામો થયા છે તે જો તુર તથા સિદોનમાં થયા હોત તો તેઓએ ક્યારનોય ટાટમાં રાખમાં બેસીને પસ્તાવો કર્યો હોત તથાપि ન્યાયકાળે તમારા કરતાં તૂર તથા સિદોનને સહેલું પડશે વળી ઓ કફર ના કફરનાહુમ તો આકાશ સુધી ઊંચું કરાશે શું તું તો હાદેશ સુધી ઊંચું નંખાશે જે કોઈ તમારું સાંભળે છે તે મારું સાંભળે છે અને જે કોઈ તમારો નકાર કરે છે તે મારો નકાર કરે છે અને જે કોઈ મારો નકાર કરે છે તે મારા મોકલનારનો નકાર કરે છે તે સિત્તેર હરખાતા હરખાતા પાછા આવ્યા અને તેઓએ કહ્યું કે પ્રભુ તારા નામથી ભૂતો પણ અમારે તાબે થયા છે તેણે તેઓને કહ્યું કે મેં શૈતાનને વીજળીની પેઠે આકાશથી પડેલો જોયો જુઓ મેં તમને સર્પો તથા વીંછુઓ પર પગ મૂકવાનો આ શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે અને તમને કશાથી પણ ઈજા થશે નહીં પરંતુ આત્માઓ તમારે તાબે થયા તેને લીધે હરખાઓમાં પણ તમારા નામ આકાશમાં લખેલા છે તેને લીધે હરખાઓ તે જ વખતે પવિત્ર આત્માથી હરખાઈને તે બોલ્યો કે ઓ પિતા આકાશ તથા પૃથ્વીના માલિક હું તારી સ્તુતિ કરું છું કે જ્ઞાનીઓથી તથા બુદ્ધિમાનોથી તે એ વાત ગુપ્ત રાખીને બાળકોને પ્રગટ કરી છે હા પિતા કેમ કે એ તને સારું લાગ્યું મારા પિતાએ મને સઘળું સોંપ્યું છે અને દીકરો કોણ છે એ પિતા વિના બીજો કોઈ જાણતો નથી તેમજ પિતા કોણ છે એ દીકરા વિના તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તે વિના બીજા કોઈ જાણતો નથી તેના શિષ્યો તરફ ફરીને તેઓને એકાંતમાં કહ્યું કે તમે જે જુઓ છો તે જેઓની આંખો જુએ છે તેઓને ધન્ય છે કેમ કે હું તમને કહું છું કે તમે જે જુઓ છો તે ઘણા પ્રબોધકો તથા રાજાઓ જોવા ચાહતા હતા પણ તેઓ તે જોવા પામ્યા નહીં અને તમે જે સાંભળો છો તે તેઓ સાંભળવા ચાહતા હતા પણ તેઓ તે સાંભળવા પામ્યા નહીં જુઓ એક પંડિતે ઊભા થઈને તેનું પરીક્ષણ કરતા કહ્યું કે ઉપદેશક અનંત જીવનનો વારસા પામવા સારું મારે શું કરવું તેણે તેને પૂછ્યું કે નિયમશાસ્ત્રમાં શું લખેલું છે તું શું વાંચે છે તેણે ઉત્તર આપ્યો કે તારા દેવ પ્રભુ પર તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તારા તારા ખરા મનથી પ્રેમ રાખવો અને જેઓ પોતા પર તેઓ તારા પડોશી પર પણ પ્રેમ રાખવો એણે તેને કહ્યું કે તે ઠીક ઉત્તર આપ્યો છે એમ કર એટલે તું જીવશે પણ તેણે પોતાને ન્યાય ઠરાવવાની ઈચ્છા રાખીને ઈસુને કહ્યું મારો પડોશી કોણ છે ઈસુએ ઉત્તર આપ્યો કે એક પુરુષ યરૂસાલેમથી યરીખો જતો હતો અને તે લૂંટારાના હાથમાં પડ્યો અને તેઓ તેના કપડાં ઉતારી લઈને ત્યાં તેને મારીને તેને અધમો મૂકીને ચાલ્યા ગયા દૈવયોગે એક યાજક તે માર્ગે થઈને જતો હતો અને તે તેને જોઈને બીજા માર્ગે થઈને ચાલ્યો ગયો એમ જ એક લેવી પણ તે જગ્યાએ આવ્યો ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુ ચાલ્યો ગયો પણ એક સમૃદ્ધિ માર્ગે ચાલતા ચાલતા ત્યાં જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો અને તેને જોઈને તેને કરુણા આવી તે તેની પાસે ગયો તેના ઘા પર તેલ દ્રાક્ષરસ રેડીને પાટા બાંધ્યા અને તેને પોતાના જાનવર પર બેસાડીને ઉતારામાં લઈ ગયો અને તેની માવજત કરી બીજે દિવસે તેણે બે દિનાર કાઢીને ઉતારાવાળાને આપીને કહ્યું કે એની માવજત કરજે અને એ કરતાં જે કંઈ વધારે ખર્ચ લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને આપીશ હવે તું શું ધારે છે લૂંટારના હાથમાં પડેલા માણસનો પડોશી એ ત્રણમાંનો કોણ ઠર્યો તેણે તેને કહ્યું કે જેણે તેના પર દયા કરી તે ઈસુએ તેને કહ્યું કે તું જઈને તે પ્રમાણે કર તેઓ માર્ગે ચાલતા હતા તે દરમિયાન તે એક ગામમાં બેઠો અને માર્થા નામે એક સ્ત્રીએ પોતાને ઘેર તેને પરોણો રાખ્યો મરિયમ નામે તેની એક બહેન હતી તે ઈસુના ચરણ આગળ બેસીને તેની વાત સાંભળતી હતી પણ માર્થા કામ ઘણું હોવાથી ગભરાય તેથી તેણે તેની પાસે આવીને કહ્યું કે પ્રભુ મારી બહેને મને કામ કરવાની એકલી મૂકી છે તેની શું તને ચિંતા નથી તેથી તેને કહે કે તે મને સહાય કરે પણ પ્રભુએ તેને ઉત્તર આપ્યો કે મારતા મારતા તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને ગભરાય છે પણ એક વાતની જરૂર છે અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે કે જે તેની પાસેથી લઈ લેવાશે નહીં